એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજકોટમાં બેઠા બેઠા અંગના વાર્તા સાંભળે છે આર્યન છે ધ્યેય છે અને રાજ અને શ્યામ પણ વાર્તા સાંભળે છે આવો આવો ભટુરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને મૂછાળી માની વાર્તા કહેવાનું છું ભાઈ ગીજુભાઈ બધે કાની વાર્તા છે ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે લખ્યા બારું લખેલું નથી એવું <laughs> એક હતો માણસ આ માણસ હતો ને એ તો બહુ ભલો બહુ ભોળો પણ સેજ સાજો ગાંડો એ તો એક નાની એવી હાટડી રાખે નાની એવી દુકાન એમાં દાળિયા મમરા ને રેવડી ને એવું એવું વેચે ને સાંજ પડે પેટ જોગું રડે સાંજ પડે એટલે પૈસા કમાય થોડા ઘણા એકવાર આ માણસ રાતે હાટડી બંધ કરીને ઘેર જતો હતો પોતાના ત્યાં રસ્તામાં એને ચોર મળ્યા માણસ ચોર ને કે અલા મોડી રાતે ઈ કોણ છે ચોરો કહે કેમ ભાઈ અમે તો વેપારી છીએ ટપારે છે શાનો પેલો સાજો ગાંડો માણસ કે અલા પણ અત્યારે મોડી રાતે ક્યાં ચાલ્યા ચોરો કે જઈએ છીએ તો માલ ખરીદવા જઈએ છીએ માણસ કે રોકડે કે ઉધાર ચોર કે રોકડે નહીં ને ઉધારે નહીં પૈસા દીધા વિના પેલો માણસ કે ત્યારે એ વેપાર બહુ સારો મને તમારી સાથે લેતા જશો લો બોલો મૂરખ સાવ ચોરો કે ચાલને ભાઈ તને તે લાભ તો થશે એટલે પેલો માણસ કે એ તો ઠીક પણ વેપાર કેમ કરવો એ તો સમજાવો ચોરો એને કે લે લખ કાગળમાં કોઈના ઘરની પછી તે પછી એટલે ઘરની પાછલી ભીંત દિવાલ વાણીઓ કે લખ્યું કોઈના ઘરની પછી તે ચોરો કે લખ હળવે હળવે કાણું પાડવું પેલો માણસ કે લખ્યું હળવે હળવે કાણું પાડવું ચોરો કે ધીમે ધીમે ઘરમાં જવું લખ લખ લખ પેલો માણસ કે લખ્યું ધીમે ધીમે ઘરમાં જવું ચોરો કે હવે લખ જે જોઈએ તે ભેગું કરવું <laughs> પેલો માણસ કે લખું જે જોઈએ તે ભેગું કરવું ચોરો કે ન ઘરના માલિકને પૂછવું ને ન માલિકને પૈસા દેવા પેલો માણસ કે લખ્યું ન માલિકને પૂછવું ને ન માલિકને પૈસા દેવા ચોરો કે લઈને ઘર ભેગા થઈ જવું માણસે તો કાગળમાં બધું લખીને કાગળ ખિસ્સામાં નાખો પછી બધા ચોરી કરવા ચાલ્યા ચોરો એક ઘરમાં ચોરી કરવા ગયા અને પેલો માણસ હતો ને સાજા ગાંડા જેવો એ માણસ બીજાના ઘરમાં ચોરી કરવા ગયો હો પછી માણસે બાકસ સળગાવી માચી સળગાવીને કાગળિયું વાંચ્યું એના અજવાળામાં દીવાસળી પેટાવીને એમાં લખ્યું હતું કોઈના ઘરની પછી તે હળવે હળવે કાણું પાડવું ધીમે ધીમે ઘરમાં જવું જે જોઈએ તે ભેગું કરવું ન ધણીને પૂછવું કે ન ધણીને પૈસા દેવા લઈને ઘર ભેગા થઈ જવું માણસે તો બરાબર કાગળ પ્રમાણે કર્યું હો પહેલા પછી તે કાણું પાડ્યું પછી હળવે હળવે ઘરમાં ગયો પછી તેણે દીવાસળી સળગાવીને દીવો કર્યો પછી એક કોથળો શોધી એમાં પિત્તળના નાના મોટા વાસણો નિરાત ભરવા લાગ્યો એમ કરતા કરતા એક મોટો તાસ હતો ને થાળીથી મોટો તાસ એ હાથમાંથી પડ્યો અને ખડખડાટ થયો અને ઘરના બધા માણસો જાગી ઉઠ્યા શું થયું શું થયું શું થયું બધાએ ચોર ચોર ચોર કરી અને પેલા સાજા ગાંડા જેવા માણસને પકડો અને સૌ તેને માર મારવા લાગ્યા મારો મારો ચોર ચોર ચોર ઓલો તો ઓય બાપા ઓય બાપા કરે મારો નહીં મારો નહીં માણસ તો વિચારમાં પડી ગયો પણ માર ખાતા ખાતા પોતાના ખિસ્સામાંનું કાગળિયું કાઢ્યું ને જેમ તેમ વાંચી લીધું પછી તો તે જોશમાં આવી ગયો બધા એને મારવા લાગ્યા પણ માણસ તો કૂદતો જાય ને બોલતો જાય એ ભાઈ એ ભાઈ આ લખા બારું એ ભાઈ આ લખા બારું છે આવું તો કઈ લખેલું જ નથી બધા વિચારમાં પડ્યા ને મારતા અટકી જઈને એને કે એલા આ શું બોલે છે આ શું બોલે છે પેલો માણસ કે આ લ્યો આ કાગળિયું જુઓ લખ્યું છે એમાં ક્યાંય માર ખાવાનું આ તો તમે લખા બારું કરો છો આમાં તો ક્યાંય માર ખાવાનું લખ્યું નથી પછી સૌ બધા વાત સમજી ગયા કે આ તો મૂરખ માણસ છે ભાઈ અને એ મૂર્ખ માણસને ઘરમાંથી કાઢી મૂક્યો કે ભાગ અહીંથી હવે ક્યારેય આવી રીતે આવતો નહીં તો ભાઈ આ તો સાવે મૂરખ માણસ હતો સાજા ગાંડા જેવો હતો અને ચોરોની ભેગો જતો રહ્યો ચોરી કરવા બોલો એને તો કાંઈ અક્કલ નહોતી લો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ જલ્દી જલ્દી આવી જજો આવજો